બીજાની હેલ્પ લેવી પડે તો બસ સારી ન શકતી બીજાની હેલ્પ લેવી પડે ને લેવી પડે કેમ બોલતા બાકી બાકી વાળા અટકે નથી એટલે આ જગત જાણવું જોઈએ શું છે શું નહીં અંદાજ શક્તિ નથી લોકો કહે મેં આ બંગલો બાજી નાખ્યો આમ કરી નાખ્યું છોડ્યો આ પાણી દીધી કાલી ઇગોઇઝમ છે તમને થોડું સમજાય કે એમને સમજાય થોડું વિજ્ઞાન છે આ બધું વિજ્ઞાન છે થોડું થોડું સમજાય તો ખરું સાચી વાત છે જયંતિભાઈ સમજાય છે કે નથી આવ્યા જયંતિભાઈ એ લોકો બધા શાસ્ત્રો ભણી ગયા બધી પૂર્ણ થઈ ગયું એટલે આ પેલા પ્રગતિ થાય જશે જયંતિ બેજો સત્સંગ વસંગ થતો હશે નહીં બે પાંચ આઠ ગણા જયંતિ ભાઈ એમને પૂછી દો કે પીવે છે કે નહીં મને ના પૂછે એમને પૂછ્યા ભગવાન ની વાત નાખવાના દેખાય છે કારણ શાસ્ત્રકારો કહ્યું છે કે એની લોભની ભાષ નહીં તૂટે કે લોભની ગાંઠ છૂટવા સારું અમને એમ કહી છે તમારે ગમે તો સારી જગ્યાએ થોડા નખાઈ દો એટલે એની ગાંઠ છૂટી એટલે વેરાયા કરે ને તે એમાં એમાં ચિત રહ્યા કરે અમે કહીએ ના લઈએ પણ ક્યાં સારી જગ્યા હોય તો કહીએ કે ભાઈ આજે નાખી દો પીછા થોડા તો હવે લાખ હજાર પણ કાકા લાયા લાય લાય સત્ય ગાવ છો ત્યાં તળાપુર હતી વડોદરામાં જ તળાપુર હતી ચાર જેમ તેમ આવે તમે રિક્ષાઓ મળે છે ને કે થોડા સારું દોઢ રૂપિયો છે પૈસા ગેર થાય આપણે પછી મેં કહ્યું આ ગોઠ ગેમ ક્યાં એ લોભી ગોઠ તૂટતી નથી કે ગઈ કઈ આપણે આવી ગયા પૈસા વેરાવડાયા બે ત્રણ દાડા વેરાડે ગોઠ તૂટી ગઈ કઈ જતા લોકોને કામમાં રહી જ નથી ઉપાડી નથી કોઈ રહેતું રહેતું નથી